એ આવો આવો મારા નાના મોટા ટાબરી આવો મારા વાલકુડા એવા બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આ સુરતમાં બેઠા બેઠા પલ્લવીબેન વાર્તા સાંભળે છે અને એમની સાથે હીરુબેન ને ચારમી બેન પણ છે અને સાંભળો સાંભળો આ હરિભાઈ ને લક્ષભાઈ પણ વાર્તા સાંભળે છે ઓહો હો હો હો આટલા બધા ટાબરિયા વાર્તા સાંભળવા આવ્યા છે ભાઈ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે મિયા ફુસકી વાળું નાડું <laughs> એક નાનું સરખું ગામ હતું એમાં એક મિયા ફૂસકી રહે સફેદ લેંઘો પહેરે માથે કાળી બંડી પહેરે અને ઉપર પહેરે ટોપી આ મિયા ફૂસકી ભોળા દિલના બહુ સાફ અને નેક માણસ હતા હો ભાઈ બીજાને મદદ કરવા કાયમ તૈયાર હોય ગામના લોકો પણ મિયા ફૂસકીને બહુ માન આપે હો પણ ઘણી વખત આ પોતાના ભોળા સ્વભાવના કારણે આ મિયા ભાઈ એવા છબરડા વાળી બેસે કે બધા હસી હસીને થાકી જાય ઓ ભાઈ ઈરુબેન પછી પોતાની ભૂલ સમજાય એટલે મિયા ફુસકી પણ બધાની સાથે પોતે પણ હસવા લાગે બોલો હવે એક વખતની વાત છે એક ખેડૂત પોતાના ખેતરેથી લીલું લીલું ઘાસ ગાડામાં ભરીને ઘેર આવતો હતો રસ્તામાં એને મિયા ફૂસકી મળ્યા ટપક ટપક ટપક ટપક ચાલતા ચાલતા આવતા હતા મિયા ફૂસકી પણ પોતાના ઘરે જતા હતા હો ખેડૂત એમને કે ઓ ચાચા આ પગે ચાલતા શા માટે જાઓ છો ભાઈ સાહેબ ગાડા ઉપર બેસી જાઓ પણ રસ્તામાં ખાડા ટેકરા આવે છે એટલે આંચકા લાગશે હો આ તમે નાડું બરાબર પકડજો નહીતર ક્યાંક નીચે જમીન ઉપર ઉથલી પડશો ભાઈ સાહેબ હા નાડું પકડીને બેસજો ગાડામાં હો મિયા ફૂસકી કે એ ભાઈ સારું થયું તમે કહ્યું હું તો નાડું મજબૂત રીતે પકડી રાખીશ છોડીશ જ નહીં એમ કહીને મિયા ફૂસકીએ તો પોતાના લેંઘાનું નાડું બરાબર પકડી રાખ્યું હો ભાઈ <laughs> બે હાથે નાડું પકડી પકડીને તો ગાડામાં બેઠા પફ કરતા લેંઘાનું નાડું પકડ્યું ગાડું આગળ ચાલતા ચાલતા રસ્તામાં એક મોટો ખાડો આવ્યો ગાડું ઉછળ્યું ને મિયા ફૂસકી ગાડામાંથી ઉછળીને ખાડામાં પડ્યા બફાંગ કરતા મિયા ફૂસકીએ તો મોટેથી બૂમ પાડી અરે ખેડૂત ગાડું ઊભું રાખ ભાઈ હું પડી ગયો છું હું પડી ગયો છું ખેડૂત જુએ તો મિયા ફુસકી તો ખાડામાં પડેલા દેખાયા ખેડૂતે મિયા ફુસકીને પૂછ્યું કેમ કરતા પડી ગયા તમે નાડું બરાબર પકડી નહોતું રાખ્યું મિયા ફુસકી જમીન પર પડ્યા પડ્યા લેંઘાનું નાડું બતાવીને કે જુઓ તો ખરા પડી ગયો તોય હજી મેં નાડું છોડ્યું નથી <laughs> ખેડૂતે ધ્યાનથી જોયું તો મિયા ફુસકીએ બે હાથે પોતાના લેંઘાનું નાડું પકડી રાખ્યું હતું હો ભાઈ ખેડૂત તો હસી પડ્યો ને બોલો અરે અરે ચાચા આ તમે લેંઘાનું નાડું પકડીને બેઠા છો પછી પડી જ જવાય ને મેં તો તમને આ ઘાસ જે દોરડાથી બાંધ્યું છે એ નાડું એટલે કે જાડું દોરડું પકડી રાખવાનું કહ્યું હતું ગાડા સાથે બાંધ્યું છે તે તમને ખબર પડી ન હતી તો બરાબર પૂછી લેવું હતું ને ભાઈ સાહેબ લહેંગાનું નાડું તે કંઈ ફકડવાનું હતું હશે પછી તો પડી જ જવાય ને મિયા ફૂસકીને પોતાની ભૂલ સમજાય અને એ તો હસતા હસતા ફરી પાછું નાડું મજબૂત રીતે પકડીને ગાડામાં બેઠા અને પછી પોતાના ઘેર પહોંચ્યા ઓ ભાઈ તો ભાઈ આવા હતા મિયા ફૂસકી તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું ભાઈ આવજો